ગારવતામાં બીજા ઘણા પ્રકાર કીધા છે શાસ્ત્ર ની ગારવતા રસ ગારવતા રીતિ ગારવતા સિદ્ધિ ગારવતા એ બધું શું છે સિદ્ધિ આવી હોય તો સિદ્ધિના ગાળતા મત રહ્યા કરું બસ બીજું કઈ એડવાન્સ થવાની વિચાર ના ગાળવતા એની એડવાન્સ થવાનું રોકી દે સિદ્ધિ ગાળવતા બાપજી બાપજી કરે લોકો બધા ખુશ ખુશ ખુશ રિદ્ધિ રિદ્ધિ ગાળવતા એક સિદ્ધિ અને બીજી રીતિ પૈસા ભૌતિક બધું એ રીતિ કહેવાય સિદ્ધિ બધી હોય સિદ્ધિ દાખલો આ બહુ અહિંસક માણસ હોય તો આગળ બકરી વાઘ બધું ભેગું થઈ જાય વાંધો ના આવે કોઈ માર માર કરતો કરતો અહીંયા આવ્યો હોય મન દેખાય એટલે પછી ભૂલી જાય ભૂલી જાય દબાવ ગુજારે એટલે સિદ્ધિ નું પ્રતાપ એવો સિદ્ધિ નો પ્રતાપ એવો બીજી રસ રસ ગાળવતા પણ સર સ્વાદ ઇન્દ્રિય રસ ગાળે આ ગારવતા નો સ્વાદ ભોગવનાર કોણ હોય છે ગારવતા નો સ્વાદ લેનાર એ અંતસ્કરણ માં કોણ હોય છે લેનાર કોણ છે જે અહંકાર છે અહંકાર બુદ્ધિ સમજ પાડે છે કે આ ગારતા બધા બહુ ચિત્તવૃત્તિ એમાં મુખ્ય પણ ચિતવૃત્તિનું પણ હોય છે ને એ ત્યાં ને ત્યાં જયા કરે ત્યાં ત્યાં ભટકે જાળવતાના સ્થાનોમાં ત્યાં ફરિયાદ કરે માર્ગ ભગા કરે એટલે અહંકાર પછી એ ગારોતાના સંજોગો જે ભેગા થાય છે અત્યારે આમ તો પહેલાથી લઈને આવેલો છે પહેલેથી હિસાબ લઈને આવેલો હવે એને ફરી વળગી પડે છે અત્યારે એને વળગી પડે છે ફરીથી અજ્ઞાની હોય પડે જ્ઞાન જ્ઞાન ને આજ્ઞા પાડતો એમાંથી છૂટી ના શકે કોઈ એનું એને ભોગવવું તો પડે જ એટલું સહી કરી સહી કરે દરેકે અત્યારે ગાળવતામાં પાછો સ્વાદ લે તો નવી સહીઓ પડવાની ના હું કાંક આપણે શું જ્ઞાન લીધેલું હોય ને ગારવતામાં અત્યાર સુધી લાઈફમાં આમ ચિત્તવૃત્તિ તો એવી વિખારેલી વિખેરાયેલી હોય જ ને ચિત્તવૃત્તિ એવી વિખેરાયેલી હોય જ ને એકાગ્રતા એ પેલા આ અને આનો એમાં કઈ કઈ વસ્તુઓ જુએ પોતે એને કઈ કઈ વસ્તુ દેખાય એમાં કઈ કઈ બાબત પોતે ન હોય અને કઈ કઈ બાબત પોતે છે એમાં શું શું જુએ એ તો આપણે જ્ઞાન આપ્યું ઘર આપ્યું હતું ને જ્ઞાન આપતી વખતે અમાન વચન કાયા ભાવો એ એ જુદું પાડ્યા કરવું એ આત્મા કયો એવું જુદું પાડ્યા કરવું પડે આ હું નોય અને આ હું એવું જુદું પાડવું એ આત્મા કયો હવે એવું નિરંતર ના એ લક્ષમાં ભૂલાય નહીં જુદી પાડવાનું જયારે હોય ત્યારે જુદી પાડવાની એટલે પછી આત્મા જ થઈ ગયો બટલ રાહુ તેથી કરીને તમે ચડી શકો એમ શું જોડે છે આ ભાગ કમી રાહુ બરાબર એટલે પણ આ મન વચન કાયા એક ડિપાર્ટમેન્ટ છે અને બીજું પોતા આત્મા ડિપાર્ટમેન્ટ તો આ મન વચન કાયા ને તો નિરંતર હંમેશા એનો ઉદય અવસ્થા ઉત્પન્ન થયા જ કરવાની એટલે એ અવસ્થા ઉત્પન્ન થાય ત્યાં જાગૃતિ અવિરતપણે માગે છે ને કે આ હું નય અને આ હું આપણું નોય જ આ બધું હોતું જ નથી આપણું પણ આમાં કંઈક રહી ગયું હોય આપણે મેં ઇન્ટરેસ્ટ લેતા કે ભાઈ આપણું નય ઇન્ટરેસ્ટ લેતું હોય જ્ઞાન આપણે પણ છૂટો જ રહે છે પણ પછી વ્યવસાય થઈ જાય થોડો ઘણો એટલે ગમે તેવા પરિણામ આવે એ આપણા ન હોય એવું એવું ભાઈ રાખવાનું લક્ષમાં રાખવાનું હા હું ના ના પણ આમાં કેવું દેખાય એને આ આ સમીર જુદું અને હું જુદો એવું એને દેખાય છે એવું એમાં દર્શન આમ દર્શનમાં શું આવે એને એવું એમાં દેખાય એવું જ દાખલા તરીકે કોણ હતું આમ કઈ ભૂતવું હા પણ અત્યારે પથરો ઠંડો લાગે તો મય મનમાં ગુણ છે મારો ગુણ હા હા હવે પથરાનો ગુણ બધી રીતે જાણે ત્યાં વજન વાળો છે ઠંડો છે અત્યારે ચોરસ છે ધુવાળો છે તો પણ તે વખતે એ બધા ફેઝિસ એ કોને અસર થાય અંદર કોને સમજાય અને આત્મ પરિણામ એમાં કઈ જગ્યાએ રહ્યું બુદ્ધિ અને અહંકાર હા તો બુદ્ધિ અને અહંકાર એ બધું બતાડે આ આવા ગુણધર્મ છે આના તો આ ગુણધર્મ નોય મારા અને મારા ગુણધર્મ આ એમાં એને કેવી રીતે રહેવાનું ના રહે કઈ રીતે એટલે જેટલા ફેઝિસ આ ઉઠી ગુસ્સો થયો મારો ભાઈ બરાબર સપોર્ટ કર્યું મારું ના દયા કરી મારું નહીં શું ખબર પડે ત્યાં તો સરસ રીતે સમજાય ના એટલે ખરેખર તો પથારી અને સુનાર ખરેખર જુદા જ છે પણ એને જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ ત્યાં વાંધો છે ને ખરેખર આત્મા અને આ પૌગોલિક અવસ્થાઓ એ જુદી છે જ જાગૃતિ છે ના આ સૂતો છે અત્યારે તોય મેં આ બરોબર નથી મેં પૂછે એને આ કડક છે જરા એટલે એટલે આ જુદો પથારી જુદી ને હું જુદો એવું એને ખ્યાલમાં રહેતું નથી છે ખરેખર જુદા પછી એને નોંધમાં કરાવીએ કે આ જુદું તો આ બે જુદા છે પુરાણા સાથે એવું એવું અંદર ની વસ્તુઓ છે એમાં બધા ફેઝિસ ને નોય મારા અને હું શુદ્ધાત્મા એવું સમજવા માટે અથવા એવું યથાર્થ જાગૃતિમાં રહેવા માટે આ બધા પુરાવાની જરૂર પડે ને મુખ્ય વસ્તુ એ પુરાવામાં કઈ કઈ રીતે પુરાવા આપણે અંદર ફિટ કરી શકાય એ પુરાવા કયા કયા હોય આપણે અંદર સમજવા માટે ક્યારે વાત શું બોલ્યો તું ક્યારે ખબર હતું કે પ્રમાણે ગયા આ ગુસ્સાનો દાખલો આપ્યો આ બોલનાર હું ન એવું બધું કરી શકે ને ગુસ્સાનો દાખલો આપ્યો હમણાં જેને ગુસ્સો આવે તે આપણે ન હોય કપટ કરે તે આપણે ન હોય આ વાણીના બધા છે એ પણ પોતે જુદો રહી શકે એમાં બધા એક વસ્તુ અનેક ભેગી થઈ કાર્ય થાય એ બધું ત્રણે વસ્તુ ભેગી થઈને કાર્ય થયું આપણું બે થઈ ભેગી થઈને થયું આપણું બરાબર બધું ભેગું થયું એ આપણું નહીં કેરી ચપ્પાથી ના કાપી દોઢથી કાપી દોઢ ભેગા થયા કેરી ભેગી થઈ કેરી ચપ્પાથી ના કાપી ભેગી થઈ માટે આપણું એટલે આખું જે કરતા પડવાનું પેલો ગરવરસ ઉભો થાય તે ઉભો થતો હોય તે ઘડી આ બધા બતાવીએ ભાઈ આ ચપ્પુ હતું તો કપાયું દાંત હતા તો કપાયું તો પેલું પરિણામ ઉભું ના થાય એટલે રિલેટિવ માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થયું અને એનો કરતા પોતે ના રહ્યો માનસ છે માન્યતા આપ તો એમ માનો કે આ બેંક બધી મારી જ છે એવું માનો માટે દાડો થઈ જાય આ બેંક મારી છે પાંચનો ચેક તો છે ચાલો ગયા ગયા હવે આમાં હું ના અને આવું એ જાગૃતિ કેમ નહીં રાખવી આ કેવું ડિસિઝન આપી દીધું ગેરકાયદેસર વસ્તુ આપણે ના લો કાયદેસર લેવા એટલું લો તમે ક્યાં બેસી છીએ એ ખરું પણ એક આ વ્યવહાર બન્યો એમાં નક્કી કર્યું કે આવું ના હોવું જોઈએ આવું હોવું જોઈએ અને બીજી વસ્તુ જાગૃતિ કે આ હું ન અને આ હું એ બે નું સમન્વય કેવી રીતે થઈ શકે છે બે વસ્તુ સમન્વય કેવી રીતે થઈ શકે છે અત્યારે આપણે આ વ્યવહાર કર્યો વ્યવહારની ફસામણ થાય એના કરતા વ્યવહારની ફસામણ ના થાય એ એટલે પછી શું લોભ કઈ લઈ જવાનું કે અમેરિકા પછી જવાનું શુદ્ધ છે નહીં એટલે આ પ્રસંગ બન્યો અત્યારે એમાં આપણે શું શું રે આ પતિ ગયા પછી શું શું રે આ પતિ ગયો પ્રસંગ બન્યો અત્યારે આપણે કેવું કહ્યું કે આ બધી વધુ વધુ લઈ જવાનો લોભ શું એટલે આ લોભ વસ્તુ હોય છે વ્યવહારની ફસામણ હોય છે હવે તો બે શું આખી ઓળખ નીકળે નહીં સર્કલની તો પેલું એવું કમાવા નથી અને બેસી રહ્યું ચાલો